પ્રવેશી અને એને ખોરાક ની ઈચ્છા થાય ત્યારે કોઈ પણ મનુષ્યના દેહમાં પ્રવેશી એની ઈચ્છા પૂર્ણ કરે છે કોઈક વાર એવું પણ બને છે કે જે તે દેહમાં પ્રવેશી એના આત્માને પણ હરી રહેશે તે વેળાએ એમાં પ્રસરેલ હોય તેને એનો આત્મા તેમજ મન બુદ્ધિ ના લેતા અમલ નહીં ફક્ત એનો જેમ દારૂ પીએ છે ને તારા પર મન બુદ્ધિ ચિત્ત અહંકાર હોય છે તે અમલ નહીં દારૂ જ અમલ વેદાંતમાં ના વાંચન કર્યું તે વાંચ્યું ના વાંચન કર્યું તે વાંચન કર્યું આખા શાસ્ત્ર એક જ કહેવાના છે કે જે હમત હતા તે હમતું સમજીએ દરેક વાક્ય હમત સમજીએ કે રોકે જીવ સતન ધપ્પા અમે અવશ્ય શું કહે છે રોકે જીવ સ્વચ્છંદ પણ દાદા એ સ્વચ્છંદ રોકાય કેવી રીતે એ સ્વચ્છંદ રોકાય કેવી રીતે સ્વચ્છંદ આ મેં કર્યો તો એને રોકે ને એ સ્વચ્છંદ રોકાય કેવી રીતે ના એટલે એટલે પાછું બીજું વાક્ય કર્યું સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવાનું બંધન છે એમાં હૃદય એટલે સજીવ મૂર્તિ ખોરી કહે તો બે ચાર કરે નહીં તો આપણે બે પૂરવા તો આપણે ઓલી મૂકી દે ચરણમાં કોઈ ગુપ્ત કૃતિ પાસે જા હિન્દુ ધર્મ ફોર ફોર કર કોઈ જગ્યાએ જડી આવે કે ના જડી આવે તો પાંચ અવતાર દસ પણ એની એની બાધા થાય નિયાણું કર નિયાણું કરે નિયાણું કરતું મળે આવે નહીં નિવેડો જ નથી પુસ્તક જતો બુદ્ધિ છે બુદ્ધિ જતો જ્ઞાની પુરુષ ને ઓળખાણ જ્ઞાની પુરુષ હોય પણ એની ઓળખાણ પડતી નથી તે પેલા જે ત્રણ દોષ પ્રભાવ જે કીધા છે માન રાગ અને અરે ના આપડે ઓળખાણ શું ઓળખાણ લોકોને પૂછીએ ક્યાં લાગવા તમે હારા લાગે છે તમે હદે છે લાગે અમને સારું પોતાને એકતાથી ના પોતાને અક્ષર હોય નહી અને નાનું છોકરો પ્રિન્સિપલ ની પરીક્ષા કરે શું કરે પ્રિન્સિપલ ત્યાં પ્રિન્સિપલ સર મારે લાયક છે એવું પ્રિન્સિપલની પરીક્ષા કરે નોનું તો પૂરું મેટ્રિક થયેલો માણસ હોય તે પ્રિન્સિપલની પરીક્ષા કરે કે આવો આવો આવો લાવો પ્રિન્સિપલ પરીક્ષા કરો પછી પ્રિન્સિપલ તરીકે રાખો એને હવે એ પોતાની માંગણી પ્રમાણે કે પોતાના પોતાના વિચારો પ્રમાણે કે એ પ્રમાણે માગે કેવી રીતે મળવાનું એ નાનું છોકરું પોતાની માંગણી પ્રમાણે કે પોતાના વિચારો પ્રમાણે માગે તો કેવી રીતે મળવાનું એક નાનો છોકરો પ્રિન્સિપલ ને પરીક્ષા કરવા જાય તો આ લોકો શું કે પ્રિન્સિપલ શું કરી પ્રિન્સિપલ સારી પરીક્ષા કરે પ્રિન્સિપાલ ની પરીક્ષા આ જ્ઞાન ની પરીક્ષા તું તરબૂજ બધા કોઈ જગ્યાએ તમે પાછું કે જ્ઞાની હોતા નથી પછી ફળમાં ક્યાં ખાવા પાછો કે જ્ઞાની હોતા નથી તો ફળમાં કઈ ખાવા વાતા નથી એનું નિહાળું કે બે હજાર પાંચ હજાર તમે ભેગા થશે કે મારે જ્ઞાની સિવાય મોકલી દેવું નથી આપણે પરીક્ષા કરીએ મારા પરીક્ષા કરે જ્ઞાની ની પરીક્ષા જ્ઞાની પરીક્ષા કઈ બધા લોકો આજુબાજુ પૂછું અને આપડે કહે કે લોકો બધા ઉત્યાર છે બધા છે બધા કેમનું સવાર છે બહુ સારું છે આપણે જે થાય એ કરી નારી નારી સ્કૂલમાં બીજે સ્કૂલમાં નહીં ના હોવા જોઈએ કેવા સંસ્થાના લાગતું ના હોવા રોકે જીવ પસંદ હતો પામે વચ્ચે પણ દાદા સ્વચ્છંદ એને ખબર જ નથી પડતી હું સ્વચ્છંદ કરી રહ્યો છું એને ખબર જ નથી પડતી કે હું સ્વચ્છંદ કરી રહ્યો છું ખબર પડે તો દુનિયા આને સ્વચ્છંદ કહેવાય બધા વાંચે ખરા આ વાક્ય બધા માનતે આ વાક્ય બધા વાંચે પણ પોતે તરત આપડા સાધુ આચાર્ય મારે વાંચે છે ને વર્ગ મહાવીર ના શિષ્યો વર્ગ જણાય પછી માં એવું આપડે આચાર્ય મારે કે પોતાની વાત કરે પોતાની વાત નથી બીજા પૂછે તે પોતાની પાસે બીજા પૂછે બીજા પાસે કોઈ બધો કોઈ અમારો છે નહીં બંધન છે અને પદમાં એવા સાધન બંધનમાં જ પડ્યા છે એ સાધન નો તમે અંદર આવવું હોય તો પેલા વરને બતાવો પછી બધા અંદર આવો આપણા વ્યવહારની અંદર એ વરને પેલા બોલાવે એનો નાક ખેંચે ખાંસી કરી લેતા પછી જાનૈયાવર અંદર પેસવા જાય સાસુ નાક ખેંચે ને પેલા પછી પેસવા દે બધાનામાં દાદાને ન મળ્યા હોય તોય પણ એવું લાગે છે કે આ સાચી આવું થયું છે આમનામાં એમના બધા સંબંધીઓની અંદર આ બધું થયું કે આ આ હમણાં ફેરફાર સાથી થયો નહીં તો પેલા એક ક્રિયાવાદી હતા દેરાસર જવું પ્રતિક્રમણ કરવું આ કરવું તે કરવું બધું કરે ભાવ એના કરતા વધારે છે એ પેલા કે કે હું પેલા સવાનો બધા ત્યાં દેરાસર માં ગાતો તો તારે ભાવ થતો હતો હવે ઘેર હું ડાઇનિંગ ટેબલ ઉપર ચા પીતી વખતે જાઉં છું તારે એના કરતા વધારે ભાવ રહેશે કારણ કે દાદા છે પાસે પસંદ સંયમ હોય તો સંયમ ના હોય ને જ્યાં સઘન હોય તો સંયમ હોય અને સંયમ હોય તો સઘન ના સત્સંગમાં આવેલો બધું અમારે સત્સંગમાં જે આપણને સંયમ હોય બચ્યા સર્વસ્વ પેલો ગુજરાત ગમે કે આ ના જોઈએ પછી એ પેલા ઓર્નામેન્ટલ માં જ આવે ને એ બધા એ સમજાવવાના અને પછી એ એમનાથી એમને નિયમ આપી શકાય બે શબ્દ આપી શકાય નિયમ નિયમ એમને નિયમ લોકોને ઓર્નામેન્ટલ છે એટલે ભાવ કર્યો કરીએ છીએ એવો એક જાતનો એક ખોટો એક આત્મસંતોષ રહે છે ઓર્નામેન્ટલ માર્ગ ની અંદર કઈક કરીએ છીએ એવો એક ખોટો મિથ્યા સંતોષ રહે છે મિથ્યા સંતોષ છે હા એક શાંતિ એકત્રિત છે જેમ કોઈ કહે કોઈ ડુંગર આમ દેખાવ સરસ થાય તો કુદરતી મંદિર હોય ત્યારે કેવું વાતાવરણ કેટલું સુંદર લાગે એવું વાતાવરણ વાતાવરણ લાગે બધું ભૌગોલિક મસ્તી ભૌગોલિક કુદરતી મસ્તી બધા વાતાવરણ રસ્તા હતા લોકોને ગમે વિરોધાભાસ અરે ઉત્તર રસ્તો જે બસ ઉત્તર પછી દક્ષિણ ચાલો એવો રસ્તો કોણ દેખાડ્યો છે જરા રસ્તો બદલાય છે ઉત્તર થી પૂર્વ ભરી બદલાય અને નોર્થ ઇસ્ટ માં બદલાય પાછો એકલી ઇસ્ટ માં નહીં નોર્થ ઇસ્ટ માં જતો હોય પણ સાવથી ઉપર ના થતો હોય તો બધી જાગૃત જોઈએ જણાવી એક વાક્ય બહુ વારંવાર કહેતા હતા ચંદ્રકાંતભાઈ સાથે મળવાનું થાય ત્યારે સત્સંગમાં એ વારે વારે આ એક વાક્ય વધારે કહેતા હતા કે છે આપણા મહાત્માઓ હવે ખોટ તો ખાતા જ નથી હવે નફો કેટલો કરે છે કે નહીં એની જાગૃતિ પર આધાર પણ ખોટ બિલકુલ ખાતા નથી ખોટ ના અને પાછળ કોઈ વળનાર નહીં કોઈ વળનાર કોઈ ના મળે માથે જ્ઞાની પુરુષ ને રાખ્યા તો મળે જ નહીં માથે જ્ઞાની પુરુષ ને રાખ્યા તો એ તો વળતા જ નથી તમે વળનાર હતા

ના જીવન શુદ્ધ માટે શુદ્ધ સાચું પછી ભલે મિત્રો લઈને આજના જીવનો આવી જાગૃતિ બહુ મંદ હોય જાગૃતિ મંદ વિચેક્ષણતા નથી વિચેક્ષણતા વિચેક્ષણતા નથી પણ દાદા એમાં કે અંદર થી અવાજ તો આવે છે આ તો ખોટું કરે ભલે એ વઢે નહીં પણ અયોગ્ય છે એ તો એવું એક ક્ષણ પૂરતું તો થઈ જાય તમારા અંદર થી ચેતના સંયમ આવે સંયમ એ લોકો એમને એમ નિયમની બહાર નહીં જતા એમ નિયમ તો તમે કોને યમ કહો છો તમે યમ કયા હાથો વાપરો છો એવું છે ભાવના હોય મારા આમ દૂર છે ત્યાં દૂર છે નિયમ ના છે નિયમ કહેવાય નિયમ કહેવાય નિયમ રાખવો આવી ગયા એક દાડામાં નાની પીઠે કર્યું એક દાડા ખરું નાખવું નિયમ આવી શું કરું એક દાડો થાય નહીં નિયમ આવી અને તૈયાર તો દોડા થાય કોઈને ગાળો તો મેં અંદર થાય કઈ જાતનું આવું એટલે તદ્દન હા ઓપિન કરાવી એ સંયમ અને એક એક ઓપિનિયન સંયમ તમારો એક ઓપિનિયન દર બધા ગાળ વર્ષ થાય એ સંયમ ખ્યાલ આવી જાય ઊંચું નથી ને પેલા માણસ જરા જાગ્રત છે છતાં હું ગુસ્સો કરું છું કે ગમતું નથી છતાં કરું છું એ બધા એમ જાય સંયમ ના થયો કશું નહીં ના લે અને કેટલાક કેટલાક વસ્તુ કરે છે ગુસ્સો ના કરતા નહીં બરાબર આંખો કામ ના આપે કાન કામ ના આપે કાન કામ ના આપે આંખો કામ ના આપે બ્લડ પ્રેશર વધી જાય બ્લડ પ્રેશર વધે ઘટે વગર કોમ્પ્રેસર બ્લડ પ્રેશર વધી જાય કોમ્પ્રેસર લાવવું પડે બ્લડ પ્રેશર વધી હતું નહીં આમાંનું કઈ હતું આ પાસે જતો ઉભો રહીને ઉભો ઉભા નહીં આપે એ કે બોલાવા ના કરી ચોખ્ખું એ દાદા એવો પેલા એને આધાર આપતો હતો તે આધાર પાછો ખેંચી દીધો એટલે ગબડી પડ્યો એ પેલા એને આધાર આપતો હતો એમને તે આધાર એમને પાછો ખેંચી દીધો આપણી પાસે આવ્યા એટલે પછી એને બીજો આધાર હતો ને એટલે ગબડી પડ્યો હવે બોલાવા બોલવાનું તો બધું એક જ છે ને અમલમાં કેટલું અમલમાં કેટલો એ પ્રશ્ન ઉભો થયો એ ગમન તો બહુ કર્યો આ બધું જાણીએ છીએ આમ હોવું જોઈએ આમ ન હોવું જોઈએ આ બરોબર છે આ નથી પણ માં શું એ દ્રષ્ટિ અમને આપો કે અમને પણ એમ દેખાય કે આ ખુદ આવીને સાંભળે દ્રષ્ટિ કરતા બોલો ને ખબર પડે એ છે તમે તે બોલ્યા ત્યારનું મને ત્યાં કરે કે એને દેખાય તો મને કેમ ન દેખાય એ કહ્યું હેતુ એ છે કે બોલતું હશે ફળ બનશે તો આપણે બીજા ફળ ફળ બીજી ફળ ના કરીએ એના લીધે ફળ જોતું હતું અને આ ફળ તમામ શાસ્ત્રોમાં છે એક કલાક અને એક કલાક આ કરે તો આ વધી જાય આખો દરસ તપ કરે અને એક કલાક આ કરે વધી જાય આનો ફળ આનો અવર્ણનીય ફળ છે શું બહુ મોટો અંદર ફેરવાથી અંદર ફેરફાર થોડો થોડો મારે ભયા બોલતી વખતે ખૂબ મારું પડે ખૂબ મારું પડે ખૂબ ખૂબ માલુમ પડે છે હા ખૂબ માલુમ પડે મોટી હજારી છે આ તો એવું છે ને કે આપણા લોકોને પેલો ભૂખ મટી ગયેલી છે તેને જલેબી જમાડો તો એમ તમે નહીં એટલે જલેબી યાદો પાછું ત્યાં બધે ધરા મોટા મોટી હજારી છે આ દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો એ મોટેથી બોલાવીએ છીએ ત્યારે આવી અનુભૂતિ તો થાય છે પણ કેટલાક સંજોગો એવા હોય કોઈ ઠેકાના ગયા હોય કોઈ એવા વ્યવહારના પ્રસંગમાં હોય તો એ એ આખા સમુદાયની અંદર બેસીને પોતે પોતાના મનથી આ પ્રમાણે બોલ્યા કરે તો એવું એવું ફળ મળ્યા કરે જે મોટેથી બોલે છે તેવું મોટેથી બોલે ને જી

એટલે સિસ્ટમેટિક શાંતિથી જેટલું થાય અને મેં સવાલ એટલે પૂછ્યો કે એ તમે જે દ્રષ્ટિએ જો એકલા દાદા ભગવાન નથી તીર્થન ગોળમ બેસી રહ્યા છે તીર્થન ગોળમ બેઠા હોય આપણે બોલ્યા કરીએ જાય એમના નામથી બોલ્યા કરીએ જે પગ એ આ કાળમાં ઉભું થયું એ મોટી જાય છતાં આપણા લોકોને ન ભાવે તે કારણ કે કારણ કે રોજ શિખંડ કારણ હોય તો એકદમ આશીર્વાદ શું કોણ મેં નહીં હા જમેલા છે એટલે જય જય કિંમત ના થાય એટલે દાદા આના જે વાઇબ્રેશન ઉભા થાય વાઇબ્રેશન પેલા જે કહેતા હતા ડોંગરે કે હજારો વર્ષ પહેલા પણ કોઈ ઋષિ મુનિ અમુક પ્રકારે ઓમ બોલી ગયો છે એના જે પ્રત્યાઘાતો આંદોલન અને કંપન જે ચાલુ રહે એ ક્યાંય પકડે ખરા છે એમ આ જે આખો ઉભો થાય નાદ આ નાદ નથી રોવે નાદ હતો નાદ નાદમાં હિતકારી માર્ગ હતો રિલેટિવ હિતકારી રિલેટિવ આ જગત ના જે છેલ્લી કક્ષાના મનુષ્યો એમને એક માણસ નું નામ દઈએ એના કરતા બધા જેટલા છે બધા સમાવેશ કરીએ તો ઓમમાં સમાવેશ થાય પણ એમાંથી એનું નામ દે એ બધી એવું પણ રિલેટિવ કહેવાય અને આ તો તીર્થંકર છે ને દાદા આભા ઉભી થાય માનસિક ઓમ કરીને જે લઈએ છ ચક્રો નું અંદર થઈ અને એ માનસિક ભૂમિકામાં એ બધું રિલેટિવ આત્મા મસ્તી હોય જ્યાં માનસિક ભૂમિકા સંતોષ પામી મસ્તી આવે પણ મસ્તી એ ધ્યેય નહોતું મસ્તી એ ધ્યેય નહોતું ધ્યેય નહોતું એ ધ્યેય નતું લોકોને મસ્તી ધ્યેય છે આત્મદર્શન હા એ ધ્યેય જેટલો વધારે પ્રચાર થાય તેટલો સારો તે માટે કોઈ ભાવિક ને અમુક પુસ્તક કોઈ પણ પુસ્તક છપાયું વહેતું હોય તો વહેતી છે કે ત્યાં બહુ ઘટે કાયદો આવવો જોઈએ એટલે પ્રકાશક ને સર્વ આ વાક્ય ના હોવું ઘટે હવે આ પ્રકાશક ને સર્વ આધીન ના રાખે તો લોકો દુરુપયોગ કરે શું કહ્યું દુરુપયોગ ના કરે લખે એટલે એને માગણી કરવાનો નથી જેને છપાવવું હોય તે માગણી કરે કે મારા પ્રમાણ દબાવવું છે સતત દબાવી લઈશ તો એને પરવાનગી અહીં મળી શકે પરમિશન વગર રિપ્રોડ્યુસ કરવી એ ડેન્જરસ વેપારીઓને રોયલ્ટી જોતી રહે એને નહીં દાદા પરમિશન નહીં અને પરમિશન બની શકે એમાં જે નટુ બાળક છે એમાં શું થશે એક વાક્ય અહીંથી લે છે એક અહીંથી લે છે એક અહીંથી લે છે સાધી લખો તેમ લખો કે એક અક્ષર છપાવે પણ જવાબદારી પડતા બધી આપવા દેવાય છે ને સિગારેટ ના હોય ફક્ત એક માણસ હોય તો પરવાનગી આપે પણ તે એને એકલા ને અપવાદ તરીકે બાકી ના લોકો દુરુપયોગ કરે એટલે માનવ સ્વભાવ જ એવો છે દાદા કે પોતાને અનુકૂળ હોય લઈ બીજા વિચારો આ વખતે આવી જ ન શકે બીજા વિચારો એવું છે નહીં બીજું કોઈ પણ નામ લો અને ત્યાં દોસ્તી બોલો તો વિચાર પ્રકાશ નહીં પણ એકાગ્રતા થાય એવું અને આ એકાગ્રતા તો ઠીક છે પણ આ સવર એનું કીર્તન ભક્તિ નું એકદમ ફળ મળે ચિંતિત કીર્તન ભક્તિ નું શું ફળ મળે હે શું ફળ મળે જાણવા ઉડાય છે સાફ કરી બધા અંદર જે આવરણ ના અને ના એક માણસ હતો બધા કરતા હતા ફૂલના એ બધા પાંચ પચાસ ભેગા થયા રહી જતો હતો લઈ જતા ખરાબ ચલાવી જતો હતો બધા દર્દીઓને દાદા માણસ બોલાતો હવા ડોક્ટર કે ફેરફાર કેમ થઈ ગયો એ આવું અગોર વસ્તુ કામ થાય ગમે તે કામ ઘણા મળે પડે જતી કેટલી જગ્યાએ ગયા હજાર લોકો બહુ માણસો બોલે લોકો આપણે દેખાય છે આમ બોલજો પછી ભગવાન ભેગો થયો ના થયો સતત પ્રાર્થના આપડે તો વેલેટર બધું ખાતા કરે ને એટલે પાછું ઉદાહરણ તરીકે બને નામ બને બને બને કમ્પ્લેન જોઈને કહીએ હેક્ટને જલેબી પર પાસે મારે તારી નહીં ચિંતા ઉપાધિ કશું વૈભવ સુખ હજી વાતચીત કરવી છે કે આવો આવો આત્માને અલગ અનુભવો એના માટે સાધન છું આત્મજ્ઞાન અને ભેદ વિજ્ઞાન દેહ ને આત્મા બેનો ભેદ પાડી આપે એવું વિજ્ઞાન કે આ ભાગ દેહ અને આ ભાગ આત્મા એવું ભેદ વિજ્ઞાન જે કાઢી આપે તે બે જુદું અનુભવ કરવા જેમાં કાંકરા અને આ ગૌ ગૌ કાંકરા બે જુદા પાડવા પડે ને એ દેહ ને આત્મા બે જુદા પાડવાના બે કયો ભાગ અને આત્મા કયો ભાગ એ જાણનાર જોઈએ ધ્યાન એની માટે ધ્યાન કરવાની જરૂર ખરી આત્મધ્યાન માટે સમય કાઢીને એના માટે ધ્યાન કરવાની જરૂર ખરી આત્મ ધ્યાન કરવા સમય કાઢીને બેસવાની ધ્યાન તો ધ્યેય નક્કી કર્યા પછી ધ્યાન ધ્યાન નો કરનાર કોણ અને ધ્યેય શું છે આ બે ભેગા થાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય શું કરું જાતા ને ધ્યેય ભેગા થાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય આપણે જે ધ્યેય આત્મદર્શન લેવું ને ધ્યેય આત્મદર્શન ધ્યેય અને પોતે ધ્યાતા બે નક્કી થાય ત્યારે ધ્યાન ઉત્પન્ન થાય આત્મા આત્માનો ધ્યેય નક્કી કરવા માટે આત્મા નું જ્ઞાન જાણવું છે કે આત્મા શું છે આત્માનું જ્ઞાન જાણ્યા સિવાય બે તકે મુકાય તો મુંબઈ જવું છે તે ખરો પણ મુંબઈ જાણવું જોઈએ આજુબાજુ એ જોવું જોઈએ બધું જાણવું પડે ત્યાં પછી મુંબઈ જવાનું શું કરવું આ જવાનું એવું આત્મા શું છે બધું જાણવું પડે કે જાણી જાય તો જ્ઞાન ની જરૂર જ ક્યાં જાણી જાય પછી કઈ જ્ઞાન ની જરૂર નથી આત્માનું કાર્ય જોયું ખરું આ દેહ માં કોઈ આત્માનું કાર્ય જોયેલું ખરું ધ્યાન થયા ચેતન નું કાર્ય જોયેલું આત્માને આત્માનો સ્વરૂપ આનંદ જેથી અલગ ઇન્દ્રિયથી અતિક તે સ્વરૂપ આનંદ એટલું સાધારણ છે અનુભવમાં આવે દેહથી અલગ આનંદ એવું એટલું સાધારણ રીતે ખ્યાલમાં આવે અનુભવમાં આવે

શાસ્ત્રો વચ્ચે છે અભય છે શાસ્ત્રો કે શાસ્ત્રો નો કયા લખ્યા પ્રમાણે આધાર કરે છે એ પ્રમાણે શાસ્ત્રો વાંચે સાંભળે એ પ્રમાણે શક્તિ પ્રમાણે અમલમાં મૂકે શાસ્ત્રો વાંચે સાંભળે પછી એ પ્રમાણે શક્તિ પ્રમાણે એને અમલમાં મૂકે ત્યારે ત્યારે આપણા લોકો આત્મા વાગે છે ને એવું આત્મામાં આવું કોઈ ગુણ નથી તેથી આત્માનો ભેદ જડતો નથી આત્માનો ભેદ ભોગ કરો ભોગ એકાદ કોઈ હોય જ્ઞાની પુરુષ મુક્ત પુરુષ તો ભેદ કાર્ય આત્મા આત્માનો ભેદ કોઈને જાણે નહીં અરે આત્માનો દેહ ને આત્મા બે કઈ જુદા પાડવાના તે તેનો પાણી રાખવા તો તેમ જુદો થઈ જાય ભાઈની એકતા મુક્ત પુરુષ તે જુદા થયેલા હોય તો પણ દાદા એ શું થાય છે આત્મા એક મોટો શબ્દ જ રહી જાય આત્મા આત્મા આત્મા એમ શબ્દ રહે છે એનો કઈ કશો પરિચય નથી મળતો ચાર વેદ ચાર વેદ ભણી રહે દિવેદ બોલે ધીસ ઇઝ નોટ અહીં માં ઠાકુર કરવા શું આત્મા વેદમાં હોય નહીં આત્મા પુસ્તકમાં હોય નહીં ધીસ ઇઝ નોટ ગોટ જ્ઞાની કે જે ચાર વેદના ઉપરી છે ત્યાં જાય એમ કહીએ કે કલ્પિત આત્માની વાત થાય પણ એ કલ્પના આવવી જોઈએ ને

અને શંકા જાય આત્મા આવશ્યક તેવો તે શંકા જાય નહીં કોઈને ગયેલી નહીં હિન્દુસ્તાનમાં એક માણસ એવો નથી જેને આત્મા આવશ્યક તેવો છે એવી શંકા ગયેલી હોય એની વસ્તુ નથી આ તો બહુ ખરો જ્ઞાની પુરુષ હોય ત્યારે કઈ ના હજારો માણસ શંકા જાય જાય આપણને ઠીક લાગે છે આપને સાહેબ મારું કઈ મારે કઈ આ આત્મા બે બે જુદા પાડી આલો એ પાડી આલો કારણ ડોક્ટર પાસે જઈએ ત્યારે ડોક્ટરને કહે સાહેબ અહીં આ દરદ થયું છે તો ચાર ભાગ વધે છે એ ગંદી કાપી દો તો ઓપરેશન કરી નાખે એ જુદું કરી આપે એ જુદા જ્ઞાની બધું બધું જુદું કરી આત્મા ને એ જુદા જ કરી આપે પછી એકાકાર ના થાય એકાકાર પછી થાય નહીં અને ત્રણ સુધી જુદા પડે નહીં જ્ઞાની પુરુષ ના સિવાય જુદા પડે નહીં કારણ કે જુદા પાડ જ્ઞાન એટલું કામ નથી કરતું જ્ઞાનાકૃતિ પાપો પ્રસ્તુત કરવા પડે છે અને ભગવાન ની કૃપા ઉતારી બધા જેવું બોલીએ જેવું પેલો બોલવા મળે કઈ બોલે કશું નહીં તો દાદા પછી આપ જ્ઞાન જ્ઞાન ના વખતે જે બોલો છો આપ જે જ્ઞાન ના શબ્દો બોલો છો એ કોઈ ટેપ રેકોર્ડિંગ કરીને પછી એ બોલ્યા કરે ભગવાન કૃપાને જ્ઞાનાજ્ઞ રહે કારણ કે શ્રીમદ રાત્રે કહ્યું જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે ત્યાં ત્યાં તે આત્રે આત્મા અહીંયા આગળ કોઈ હાથ કરે નહીં અહીં હાથ કરવો બહુ જોખમ છે આત્મા પ્રાપ્ત કરવો શબ્દ થઈ ગઈ એની પાસે જ્ઞાનાંશે થી પાપો વસ્તુભૂત થાય શું થાય છે બીજું શું થાય છે આત્મા બે જુદા પડી જાય બીજું શું થાય છે કે ભગવાનની કૃપા ઉતરે છે એટલે નિરંતર જાગૃતિ ઉભી થઈ જાય અને પ્રજ્ઞા શરૂઆત થઈ એટલે તમારે જયારે ઈચ્છા હોય ત્યારે કેવું અહીં આગળ બેન ને કેજો આ બધા થઈ ગયેલું છે એટલે બધાને એવું છે ને એ એનર્જી હોય

ભગવાન એમનો પ્રશ્ન છે કે આ જે ભગવાન શબ્દોના જે આ બે ચાર બધા બહાર બધા ભગવાન કેવડાવે છે કેવાય છે એ ભગવાન શબ્દ કેમ લગાડે છે ભગવાન તો મહાવીર થઈ ગયા કૃષ્ણ થઈ ગયા તો એ પૂછ્યું છે એમને ના પણ અહીં ભગવાન નથી આ આ દાદા ભગવાન આ દાદા ભગવાન આ તો નાની પુરુષ છે અહીં નથી અહીં તો હું તો આ બધાનો આખા બધાનો આખા જગત નો શિષ્ય છું શું અને જ્ઞાની પુરુષ છે મય પ્રગટ થયેલા છે એ દાદા ભગવાન છે હું આમ કરીને નમસ્કાર કરું મય પ્રગટ થયા છે ચૌદ દુઃખ નો નાશ છે એ જ દાદા ભગવાન એટલે પૂછે તો ખબર પડે ના પૂછે તો હજી બિચારા ગુસાયા તો આજે વાંચે એટલે પૂછે અમને પૂછે કે આ ભગવાન કોણ છે આજે અમને પૂછે એટલે અમને તો અમને બહુ માલુમ નથી પણ હવે આપણે તો આ રૂબરૂ જઈએ એટલે આપણે મેં કીધું કોઈ મતલબ ખુલાસો કરી લઈશું એમ આમ કોઈ એમને પૂછે કે આ ભગવાન કેમ કે છે એટલે કે મને તો કેવો ખુલાસો હા તે કોઈ જાણતું નથી કલ્પના ઉભા કરેલા તેવા અહીંથી દેખાતા નથી એટલે શંકા કરે એવી છે એ મારો મિત્ર થાય હા કિરુભાઈ છે મારા ભગવાન શબ્દ નો ખુલાસો સાંભળ્યા પછી એને કોઈ વિકલ્પ રહેતો નથી પણ બહાર જે છે તેને બીજા માણસો ફરતા ફરતા પૂછે એટલે એ કે હા એ કઈ ખુલાસો કરી શકે નહીં એટલે એ વસ્તુનો જરા કોઈ આવા પૂછવા માટે આવ્યા હોય ને એને જો બરોબર જો ખુલાસો થઈ જાય તો બહારના માણસોને બહુ મોટો ઉપકાર થશે કારણ કે એ લોકો પેલા ભગવાન જોડે જોડી દેશે એટલા ભગવાન જોડે આપણે જોડી જાય છે કે મારે ખાસ રજનીશ ભગવાન હિંમત જેવી લગતા Ya la